ધ ડીપ ડાઈવના આજના આ સઘન વિશ્લેષણમાં આપણા તમામ શ્રોતાઓનું સ્વાગત છે નમસ્તે આજે આપણે જે નોટ્સ પર નજર કરવાના છીએ ને તે ખરેખર આંખ ઉઘાડી દે તેવા છે જી બિલકુલ અને આ માહિતી જીપીએસસી સ્તરના રિસર્ચમાંથી લીધેલી છે એટલે તેનું ઊંડાણ પણ એટલું જ છે હા આપણે ઘણીવાર જોઈએ છીએ કે દર પાંચ વર્ષે ચૂંટણીઓ આવે છે સરકારો બદલાય છે નવા નેતાઓ સત્તા પર આવે છે અને જૂના વિદાય લે છે સાચી વાત છતાં આપણા દેશનો વહીવટ અવિરત અને એકદમ સ્થિર રીતે ચાલતો રહે છે આની પાછળનું રહસ્ય શું છે એ જ તો આજની ચર્ચાનો મુખ્ય વિષય છે બરાબર આજની આ ડીપ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે સરકારની નીતિઓ કાગળ પર તો બની જાય છે પણ તેને વાસ્તવિકતામાં જમીન પર કઈ રીતે ઉતારવામાં આવે છે અને તેની પાછળની આખી મશીનરી જેને આપણે એક્ઝિક્યુટિવ મશીનરી કહીએ છીએ એટલે કે અમલદાર તંત્ર તેને જ આજે આપણે ડીકોડ કરવાનું છે તો ચાલો આ બાબતને વિગતવાર સમજીએ ચોક્કસ કારણ કે ભારતીય બંધારણમાં છુપાયેલી સત્તા અને જમીન પર જોવા મળતી વાસ્તવિક સત્તા વચ્ચેનો જે તફાવત છે તે જાણવું ખરેખર રોમાંચક છે હા મોટાભાગે સમાચારોમાં તો મંત્રીઓ અને નેતાઓના નિવેદનો જ છવાયેલા રહે છે પણ પડધા પાછળ રહીને ખરેખર દેશનું સંચાલન કરનારું જે માળખું છે તે આ અમલદાર તંત્ર છે હા જ્યારે સંસદમાં કે વિધાનસભામાં કોઈ નવો કાયદો પસાર થાય છે ત્યારે તે માત્ર કાગળ પરના શબ્દો હોય છે ખરું ને એકદમ સાચું તેને સામાન્ય નાગરિકોના જીવનમાં વાસ્તવિકતાનું રૂપ આપવાનું કામ આ અમલદારો એટલે કે સનદી અધિકારીઓ કરે છે બંધારણના ઘડવૈયાઓએ આના માટે એક અદ્ભુત વ્યવસ્થા કરી છે આપણા રિસર્ચ મુજબ બંધારણમાં આર્ટિકલ બાવન ત્રેપન અને અને આર્ટિકલ એકસો હા એકસો જેવા અનુચ્છેદો આપવામાં આવ્યા છે આ આર્ટિકલ વાંચીએ તો એવું જ લાગે કે જાણે દેશની બધી જ કારોબારી સત્તા રાષ્ટ્રપતિ પાસે છે અને રાજ્યની બધી સત્તા રાજ્યપાલ પાસે છે આપણે જોઈએ જ છીએ ને કોઈપણ સરકારી ઓર્ડર પર લખેલું હોય છે રાષ્ટ્રપતિના આદેશથી પણ વાસ્તવમાં શું રાષ્ટ્રપતિ બેસીને આ બધી ફાઇલો વાંચતા હોય છે જી ના અને આ જ સૌથી મોટો બંધારણીય ભ્રમ છે જે સમજવો જરૂરી છે કાગળ પર સત્તા રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના નામે જ હોય છે પણ વાસ્તવિકતામાં તે ફાઇલો તૈયાર કરવાનું અને નિર્ણયો લેવાનું કામ કોણ કરે છે અમલદાર અધિકારીઓ આ સમજવા માટે આપણે કાર્યપાલિકાને બે સ્પષ્ટ ભાગમાં જોવી પડે અચ્છા કયા બે ભાગ પહેલો ભાગ છે પોલિટિકલ એક્ઝિક્યુટિવ એટલે કે રાજકીય કાર્યપાલિકા એટલે કે જેમાં આપણા ચૂંટાયેલા નેતાઓ આવે છે હા પ્રધાનમંત્રી મુખ્યમંત્રીઓ મંત્રીઓ જેઓ પોલિસી બનાવે છે અને બીજો ભાગ છે પરમનન્ટ એક્ઝિક્યુટિવ એટલે કે સ્થાયી કાર્યપાલિકા બરાબર જેમાં આઈએએસ આઈપીએસથી લઈને મામલતદાર સુધીના તમામ અધિકારીઓ આવે છે આ અધિકારીઓ કોઈ ચૂંટણી હારતા કે જીતતા નથી હા તેઓ તો નિવૃત્ત થાય ત્યાં સુધી સિસ્ટમમાં જ રહે છે અને નીતિઓનો અમલ કરે છે આ બે વચ્ચેનો જે પાવર ડાયનામિક્સ છે ને તે બહુ મજાનો છે સરળ ભાષામાં કહીએ તો મંત્રી નક્કી કરે છે કે શું કરવું અને અધિકારી નક્કી કરે છે કે કઈ રીતે કરવું જો એક ઉદાહરણ લઈએ ધારો કે મંત્રી નક્કી કરે કે સ્માર્ટ સિટી બનાવવું છે તો આ એક વિઝન થયું પણ એ પ્રોજેક્ટનું બજેટ કેવી રીતે બનશે ટેન્ડર પ્રક્રિયા કેવી રીતે થશે અને કાયદાકીય ગૂંચવણો કેવી રીતે ઉકેલાશે એ બધું કોણ નક્કી કરે છે એ બધું નક્કી કરવાનું કામ અધિકારી કરે છે મંત્રીઓ પાસે વિઝન હોય છે અને પ્રજાનો મેન્ડેટ હોય છે પણ તે વિઝનને જમીન પર ઉતારવા માટે જે કાનૂની અને ટેકનિકલ નોલેજ જોઈએ તે તો અધિકારીઓ પાસે જ હોય છે આથી જ બંધારણના આર્ટિકલ ત્રણસો આઠથી ત્રણસો ત્રેવીસમાં આ સિવિલ સર્વિસીસ માટે બહુ જ વિસ્તૃત જોગવાઈઓ છે કારણ કે સરકારો તો આવશે અને જશે પણ આ સિસ્ટમે કાયમ માટે રહેવાનું છે એકદમ સાચી વાત છે અહીં આ બાબત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે કારણ કે આપણે આર્ટિકલ થ્રી અને થ્રી ની વાત કરીએ ને તો આ બંને વચ્ચે એક મહાકાવ્ય જેવું યુદ્ધ અથવા કહીએ કે ટગ ઓફ વોર જોવા મળે છે અરે હા એ બે આર્ટિકલ તો આખી સિસ્ટમનો પાયો છે આર્ટિકલ થ્રી જેને પ્લેઝર ડોક્ટ્રીન કહેવાય છે તે એવું કહે છે કે અધિકારીઓ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલની ઈચ્છા હોય ત્યાં સુધી જ નોકરી પર રહી શકે છે સાચું આ સાંભળીને તો એવું લાગે કે જાણે આપણે કોઈ રાજાશાહીમાં જીવીએ છીએ રાજાની મરજી પૂરી થાય એટલે નોકરી ખતમ હા એવું લાગવું સ્વાભાવિક છે તો પછી આવો ડર રાખીને કોઈ અધિકારી નિડરતાથી કામ કઈ રીતે કરી શકે જો કોઈ ભ્રષ્ટ રાજકારણી કોઈ ઈમાનદાર અધિકારીને સીધો કાઢી મૂકવાની ધમકી આપે તો અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે બંધારણના ઘડવૈયાઓ ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલ આ પરિસ્થિતિ વિશે બહુ સારી રીતે જાણતા હતા એટલે તેમને ખબર હતી કે આવું પ્રેશર આવશે બિલકુલ જો અધિકારીઓને રક્ષણ ન મળે તો તેઓ માત્ર નેતાઓના હાથની કઠપૂટડી બનીને રહી જાય એટલે જ તેમણે કંઈક તોડ કાઢ્યો હશે હા એટલે જ તેમણે આર્ટિકલ ત્રણસો દસની સાથે તરત જ આર્ટિકલ ત્રણસો અગિયારની એન્ટ્રી કરાવી ઓહ તો આર્ટિકલ ત્રણસો અગિયાર શું કરે છે આર્ટિકલ ત્રણસો અગિયાર એ સનદી અધિકારીઓ માટે એક મજબૂત ઢાલ સમાન છે એટલે કે કોઈ મંત્રી ગુસ્સે થઈને સીધો ઓર્ડર ન કરી શકે કે યુ આર ફાયર્ડ બિલકુલ નહીં આર્ટિકલ ત્રણસો સ્પષ્ટ કરે છે કે કોઈ પણ અધિકારીને તેને જે સત્તાધારીએ નિમણૂક આપી છે તેનાથી નીચેના સ્તરનો કોઈ અધિકારી કાઢી શકશે નહીં અચ્છા એટલે નિમણૂક આપનાર લેવલથી નીચેનો કોઈ વ્યક્તિ તેમને હટાવી ન શકે એટલું જ નહીં યોગ્ય અને નિષ્પક્ષ ઇન્ક્વાયરી એટલે કે ખાતાકીય તપાસ વગર તેને નોકરીમાંથી દૂર કરી શકાતો નથી એટલે અધિકારીને પોતાનો બચાવ કરવાની પૂરી તક આપવી પડે હા આ બે આર્ટિકલ ત્રણસો દસ અને ત્રણસો અગિયાર વચ્ચેનું આ સંતુલન જ અધિકારીઓને નિર્ભયતાથી કામ કરવાની તાકાત આપે છે જો આ ઢાલ ન હોત તો સિસ્ટમમાં કોઈ પણ જાતની તટસ્થતા બચી ન હોત જરાય નહીં આ રક્ષણ જ તેમને સ્થિરતા આપે છે તો હવે આ સનદી સેવાઓના માળખા પર નજર કરીએ ભારતમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની સેવાઓ જોવા મળે છે હા અખિલ ભારતીય સેવાઓ એટલે કે ઓલ ઇન્ડિયા સર્વિસીસ પછી કેન્દ્રીય સેવાઓ અને ત્રીજી છે રાજ્ય સેવાઓ આમાં જે ઓલ ઇન્ડિયા સર્વિસીસ છે જેમાં આઈએએસ આઈપીએસ અને આઈએફઓએસનો સમાવેશ થાય છે તેની સિસ્ટમ બહુ અનોખી છે જી કેન્દ્ર સરકાર યુપીએસસી દ્વારા તેમની ભરતી કરે છે પણ તેઓ કામ રાજ્ય સરકારો માટે કરે છે આ ખરેખર વિચારવા જેવું છે એક અધિકારી જેની ટ્રેનિંગ દિલ્હીમાં અથવા તો લબાસનામાં થઈ છે તે કોઈ દૂરના રાજ્યના જિલ્લામાં લોકલ નેતાઓ સાથે કામ કરતો હોય છે અને આની પાછળ બહુ મોટો હેતુ રહેલો છે કયો હેતુ દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી હતી એટલે કે રાષ્ટ્રીય સ્તરનું માળખું રાજ્યમાં કામ કરે છે હા કેન્દ્ર દ્વારા પસંદ કરાયેલા અધિકારીઓ જ્યારે રાજ્યમાં કામ કરે છે ત્યારે તેઓ સ્થાનિક રાજકારણથી થોડા અલિપ્ત રહી શકે છે અને રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી વહીવટ કરી શકે છે આ તો બહુ સ્માર્ટ સિસ્ટમ છે આપણે આ સન્નધિ સેવાઓના ચાર મૂળભૂત લક્ષણો વિશે પણ જાણવું જોઈએ આજના રિસર્ચમાં તેને બહુ સરસ રીતે સમજાવ્યા છે હા એ ચાર લક્ષણો છે તટસ્થતા સ્થાયિત્વ અનામિતા અને નિષ્ણાંતતા ન્યુટ્રાલિટી પર્મનન્સી એનોનિમિટી અને એક્સપર્ટાઇઝ પણ મને અહીં એક પ્રશ્ન થાય છે બોલો ને આ અનામિતા એટલે કે પડદા પાછળ રહીને કામ કરવું પણ શું આજના સોશિયલ મીડિયાના જમાનામાં આ શક્ય છે એ બહુ જ વ્યાજબી સવાલ છે કારણ કે આપણે તો કેટલાય આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર હજારો ફોલોઅર્સ સાથે ફેમસ થતા જોઈએ છીએ તો પછી અનામિતાના સિદ્ધાંતનું શું જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો લોકશાહીના પાયાના સિદ્ધાંતો સમજવા પડે લોકશાહીમાં અનામિતા શા માટે અગત્યની છે શા માટે કારણ કે લોકશાહીમાં અંતિમ જવાબદારી જનતા પ્રત્યે ચૂંટાયેલા પ્રતિનિધિઓની હોય છે એટલે કે મંત્રીઓની હા જો કોઈ સરકારી યોજના ખૂબ જ સફળ થાય તો તેનો જશ મંત્રીને મળે છે કારણ કે પ્રજાએ તેમને ચૂંટ્યા છે અને જો નિષ્ફળ જાય તો તો પણ વિધાનસભામાં જવાબ મંત્રીએ જ આપવો પડે છે હવે જો અધિકારીઓ કેમેરા સામે આવીને પોતાની વાહવાઈ લૂંટવા માંડે તો જ્યારે સિસ્ટમ ફેલ જાય ત્યારે તેઓ જવાબદારી લેવા આગળ આવશે ખરા ના ત્યારે તો કદાચ પાછળ અટી જાય એટલે કે જશ પણ મંત્રીનો અને અબજશ પણ મંત્રીનો અધિકારીએ માત્ર સાયલન્ટ મશીનરી બનીને કામ કરવાનું છે બરાબર ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થવું એ સિસ્ટમનો મૂળ ઉદ્દેશ્ય નથી જો અધિકારીઓ લોકપ્રિયતા પાછળ ભાગવા લાગે તો તેમની તટસ્થતા પણ જોખમાય છે એ કઈ રીતે કારણ કે પછી તેઓ એવા જ કામ કરશે જેમાં તેમનું પીઆર સારું થાય પણ જે અઘરા અને કડક નિર્ણયો લેવાના છે તે લેતા ડરશે કે ક્યાંક તેમની લોકપ્રિયતા ઘટી ન જાય તો આ બધાનો અર્થ શું છે આ વાત આપણને સીધી જવાબદેહી એટલે કે અકાઉન્ટેબિલિટી તરફ લઈ જાય છે સાચી વાત મંત્રીઓ સીધા જ લોકસભા કે વિધાનસભા મારફતે પ્રજાને જવાબદાર છે પણ અધિકારીઓ તો મંત્રીને જવાબદાર છે તો શું આટલા શક્તિશાળી દેશનો ખરો વહીવટ ચલાવતા સનદી અધિકારીઓ સીધા જનતાને કોઈ જવાબ આપવા બંધાયેલા નથી જુઓ સીધી રીતે જોઈએ તો તેઓ પ્રજા દ્વારા ચૂંટાયેલા નથી એટલે ડાયરેક્ટ અકાઉન્ટેબિલિટી નથી તો પછી પ્રજાનું શું પરંતુ આપણી સિસ્ટમમાં પરોક્ષ જવાબદેહીનું બહુ મજબૂત માળખું છે પરોક્ષ એટલે કઈ રીતે ઉદાહરણ તરીકે આરટીઆઈ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક સામાન્ય નાગરિક એક નાની અરજી કરીને મોટામાં મોટા સચિવ પાસે ફાઇલોની વિગતો માંગી શકે છે હા આરટીઆઈ તો બહુ પાવરફુલ ટૂલ છે બીજું છે કેગ એટલે કે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ જે સરકારના એક એક રૂપિયાના ખર્ચનું ઓડિટ કરે છે એટલે નાણાકીય જવાબદારી આવી ગઈ અને ત્રીજું છે અદાલતો જો કોઈ અધિકારી કાયદાની બહાર જઈને કામ કરે તો કોર્ટ તેમને સીધા જ જવાબદાર ઠેરવી શકે છે પણ આમાં એક બહુ મોટો પેજ છે હા કેવો પેજ અને એ છે પોલિસી પેરાલિસિસ એટલે કે નિર્ણય લેવામાં લખવાગ્રસ્ત સ્થિતિ ઘણીવાર આ કેગના ઓડિટનો અને આરટીઆઈનો ડર એટલો બધો હોય છે કે અધિકારીઓ કોઈ નિર્ણય લેવાનું જ ટાળે છે હા એવું જોવા મળે છે ખરું તેમને એમ થાય કે જો આજે હું આ બ્રિજ બનાવવાની ફાઇલ પર સહી કરીશ તો પાંચ વર્ષ પછી કદાચ મારું ઓડિટ થશે અને મને પૂછવામાં આવશે કે આ કોન્ટ્રાક્ટ કોને અને કેમ આપ્યો એના કરતાં બેટર છે કે આ ફાઇલને કોઈ કમિટી પાસે મોકલી દઈએ અને આ જ ડર સીધો લાલ ફીતાશાહી એટલે કે રેડ ટેપિઝમને જન્મ આપે છે આપણે ઘણીવાર સરકારી કચેરીઓમાં જોઈએ છીએ કે ફાઇલો એક ટેબલથી બીજા ટેબલ પર મહિનાઓ સુધી ફર્યા કરે છે હા બસ તારીખ પર તારીખ પડ્યા કરે આ લાલ ફિતાશાહી કોઈએ જાણી જોઈને પ્રજાને હેરાન કરવા નથી બનાવી તે ખરેખર તો ભ્રષ્ટાચાર રોકવા માટે બનેલી ચેક એન્ડ બેલેન્સની સિસ્ટમનું પરિણામ છે પણ એનું નુકસાન તો પ્રજાને જ થાય છે ને બિલકુલ જ્યારે આ નિયમો અને કાયદાઓ એટલા જટિલ બની જાય છે કે કામ થતું જ નથી ત્યારે તે સિસ્ટમની સૌથી મોટી ખામી બની જાય છે એટલે કે બચાવ માટે બનાવેલી ઢાલ જ એટલી ભારે થઈ ગઈ છે કે હવે તલવાર ઉપાડી શકાતી નથી બહુ સરસ ઉદાહરણ આપ્યું તમે આ ઉપરાંત રાજકીય દખલગીરી અને ભ્રષ્ટાચાર તો છે જ નેતાઓનું પ્રેશર ઘણીવાર ઈમાનદાર અધિકારીઓને કામ કરવા દેતું નથી પણ આના ઉકેલ શું છે ઉકેલ માટે રિસર્ચ નોટ્સમાં કેટલાક રિફોર્મ્સ એટલે કે સુધારાઓની વાત કરવામાં આવી છે જેમ કે જેમાં સિટીઝન ચાર્ટરનો ઉલ્લેખ છે અચ્છા આ સિટીઝન ચાર્ટર ખરેખર શું છે અને તે સામાન્ય માણસને કઈ રીતે પાવર આપે છે સિટીઝન ચાર્ટર એ સામાન્ય માણસના હાથમાં રહેલું બહુ મોટું હથિયાર બની શકે છે અત્યાર સુધી એવું હતું કે આપણે કોઈ સરકારી કચેરીમાં જઈએ તો કામ ક્યારે થશે તેની કોઈ ગેરંટી નહોતી હોતી હા બસ કે કાલે આવજો પરમ દિવસે આવજો પણ સિટીઝન ચાર્ટર એક લેખિત બાહેદરી છે દાખલા તરીકે પાસપોર્ટ ઓફિસમાં લખેલું હોય કે પંદર દિવસમાં પાસપોર્ટ મળી જશે અને જો ન મળે તો જો ન મળે તો તેની ફરિયાદ ક્યાં કરવી અને કોણ અધિકારી જવાબદાર રહેશે તે સ્પષ્ટ હોય છે આનાથી સિસ્ટમ પર પ્રેશર આવે છે અને કામ સમયસર થાય છે અને આમાં ઈ ગવર્નન્સનો રોલ પણ બહુ મોટો છે લોકોએ કચેરીઓના ધક્કા જ ના ખાવા પડે બધું ઓનલાઈન જ થઈ જાય હા ફાઇલ કયા ટેબલ પર અટકી છે તે ઓનલાઈન ટ્રેક થઈ શકે આ ઉપરાંત આંથિરીના આધારે ભળતી એટલે કે પરફોર્મન્સ બેઝડ પ્રમોશનની પણ વાત રિસર્ચમાં છે જો અધિકારી સારું કામ કરશે તો જ તેને પ્રમોશન મળશે માત્ર સિનિયોરિટીના આધારે નહીં આનાથી એક અગત્યનો પ્રશ્ન ઊભો થાય છે કયો પ્રશ્ન આ બધા સુધારાઓ અને ઈ ગવર્નન્સ ટેકનોલોજીના સ્તરે બહુ સારા છે પણ સૌથી મોટી જરૂર છે માનસિકતા બદલવાની હા માઇન્ડસેટ બદલવો પડે બ્રિટિશ કાળથી એવી માનસિકતા ચાલી આવે છે કે અમલદારો માયબાપ છે અને પ્રજા તેમની આધીન છે પરંતુ લોકશાહીમાં તેઓ પબ્લિક સર્વન્ટ છે એટલે કે સેવકો છે એકદમ સાચી વાત જ્યાં સુધી કચેરીમાં બેઠેલો અધિકારી સામે ઉભેલા નાગરિકના સમયની કિંમત નહીં સમજે ત્યાં સુધી ગમે તેટલા કમ્પ્યુટર મૂકી દો લાલ ફિતાશાહી ખતમ નહીં થાય ટેકનોલોજી એક માધ્યમ છે પણ તેની પાછળ ચલાવનાર માણસનો ઈરાદો સૌથી મહત્વનો છે આ વાત સો સાચી છે માનસિકતા બદલવી એ સૌથી લાંબા ગાળાનો અને કપરો છે તો હવે આપણે આજની આ આખી રસપ્રદ ચર્ચાનો નિચોડ કાઢીએ જી ચોક્કસ આપણે કાર્યપાલિકાના આખા માળખાને સમજ્યા એક વાક્યમાં કહેવું હોય તો પોલિટિકલ એક્ઝિક્યુટિવ એટલે નક્કી કરનાર અને સિવિલ સર્વિસ એટલે તે અમલ કરનાર મશીન બરાબર આપણે જે રસ્તા પર ચાલીએ છીએ આપણા ઘરમાં જે પાણી આવે છે કે પછી આપણને જે પોલીસ સુરક્ષા મળે છે આ બધું જ આ અમલદાર તંત્રની કાર્યક્ષમતા પર નિર્ભર કરે છે જી જો આ મશીનરી યોગ્ય રીતે કામ ન કરે તો સંસદમાં ગમે તેટલા સારા કાયદાઓ કેમ ન બને તેની કોઈ જ અસર જમીન પર જોવા મળશે નહીં તેથી જ સિસ્ટમની આ આંતરિક કાર્યપ્રણાલી સમજવી દરેક શ્રોતા માટે બહુ જ જરૂરી છે અને આજના આ વિશ્લેષણના અંતે એક બહુ જ જબરદસ્ત અને વિચારવા જેવો પ્રશ્ન હું શ્રોતાઓના મગજમાં મૂકવા માંગુ છું શું છે એ પ્રશ્ન આપણે જોયું કે અત્યારે વ્યવસ્થા એવી છે કે મંત્રીઓ નીતિ નક્કી કરે છે અને નિષ્ણાત અધિકારીઓ તેનો અમલ કરે છે પણ જરા ભવિષ્યની કલ્પના કરો હા ફ્યુચરની વાત કરીએ જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો વ્યાપ એટલો બધો વધી જશે કે સિસ્ટમ પાસે આપણા સૌનો ડેટા હશે જ્યારે ડેટા અને એલ્ગોરિધમ એટલા સચોટ બની જશે કે તેઓ મનુષ્ય કરતાં વધુ સારી સચોટ અને પક્ષપાત વગરની નીતિઓ બનાવી શકશે ઓહ એ તો બહુ મોટો બદલાવ હશે ત્યારે શું થશે શું ભવિષ્યમાં આ એલ્ગોરિધમ માત્ર નીતિનો અમલ કરવા પૂરતા સીમિત રહેશે કે પછી રાજકારણીઓ પાસેથી નીતિ બનાવવાની સત્તા પણ લઈ લેશે એ ખરેખર વિચારવા જેવું છે જ્યારે એક ડિજિટલ મશીનરી જ નક્કી કરશે કે કયા ગામમાં રસ્તો બનાવવાથી આર્થિક ફાયદો વધુ થશે ત્યારે લોકશાહીમાં નેતાઓનું સ્થાન શું રહેશે આ ખરેખર એક અદ્ભુત વિચાર છે શું એલ્ગોરિધમ લોકશાહીનું સ્થાન લઈ શકે આ ટેકનોલોજી અને રાજનીતિ વચ્ચેનું સંતુલન ભવિષ્યમાં કેવી રીતે બદલાશે તે જોવું ખરેખર રોમાંચક રહેશે તો આ વિચાર સાથે આજની ડીપ ડાઈવ અહીં જ પૂરી કરીએ છીએ આશા છે કે અમલદાર તંત્ર વિશેના આ વિશ્લેષણથી શ્રોતાઓને ઘણી નવી બાબતો જાણવા મળી હશે ચોક્કસ વિચારતા રહેજો અને નવું જાણતા રહેજો ફરી મળીશું એક નવા વિષય અને નવી સઘન ચર્ચા સાથે આવજો